તો સંપૂર્ણ અહિંસા પડાય કેવી રીતે દાદા બરોબર ઊંઘતા ને બાર ના પાડે છે કે દાખલો જ પાડી એટલે મનુભાઈ કે સમજાવો દાખલો જરા સમજા આપીને આખો જગત ના સાધુ સંતો બધા ઊંઘે છે